ગ્રહસ્થને માયા પૈસામાં ફસાવી રાખે છે અને સાધુને માયા સિદ્ધિમાં ફસાવી રાખે ભગવાનનું ધ્યાન સ્મરણ કરતા જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે એને જ સિદ્ધિ કે છે સાધુને કંઈક સિદ્ધિ મળી જાય તો એને જગતને બતાવવાની ઈચ્છા થાય અને જગતને બતાવવા ગયો એને માયા જોરથી ધક્કો મારે છે એ જેટલો ઉપર ચડ્યો છે એટલો નીચે જાય છે ઋષભદેવજીને સર્વ પ્રકારની સિદ્ધિઓ મળી હતી કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ કર્યો નહીં પરમાત્માનું ધ્યાન કરતા કરતા દાવાગ્નિમાં શરીર બાળી દીધું જ્ઞાની પરમહંસોનો આદર્શ ઋષભદેવજીએ સમજાવ્યો ઋષભદેવજીની કથા સુખદેવજી મહારાજે સંક્ષેપમાં કરી આપણને આ કથા બહુ ઉપયોગી નથી પણ ભાગવત પરમહંસની કથા સાધકના માટે બહુ ઉપયોગી છે અને તેથી ભરતજીનું ચરિત્ર વિસ્તારપૂર્વક વર્ણન કર્યું ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા અવનિકલ પરિપાલનાય સંચિંતિતા તદનુશાસન પર પંચજની વિશ્વરૂપ દુહિતરમુપયેમે तस्याम् मम आत्मयान् आत्मसमानरूपशीलवयो दानान् पञ्च जनयामास भूतादिरिव भूतसूक्ष्माणि सुमतिम् राष्ट्रभृतम् सुदर्शनम् आवरणम् धूम्रकेतुमिति अजनाभन्नामम् तद्वर्षम् भारतमिति यतारभ्य व्यपदिशन्ति ભરતજી રાજ્યકાવાળાની આ તે દિવસથી આ ખંડનું નામ અજનાભ ભરતખંડ પડ્યું છે પ્રાચીન ખંડનું નામ અજનાભ ખંડ હતું ભરત રાજા થયા ત્યારથી ભરત ખંડ નામ આપ્યું છે ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે યોગી છે વાસનાનો વિનાશ બરાબર ન કરે તો જ્ઞાની હોય કે યોગી હોય એનું પતન થાય સૂક્ષ્મ વાસના પણ અનેકવાર મનને બગાડે છે બરણીમાં લોકો તેલ રાખે છે બહુ દિવસ તેલ રાખીએ ને પછી બરણી ઘસે છતાં તેલની ચિકાસ રહી જાય અને તેલની થોડી પણ ચિકાસ રહી જાય તો દૂધને એ બગાડશે વાસના ચિકાસ જેવી હોય અતિ સૂક્ષ્મ છે વાસના એ કપૂરના વાસ જેવી હોય ડાબડીમાં કપૂર રાખ્યું છે આરતીના સમયે તે કપૂરનો ઉપયોગ કરે છે કપૂર બળી જાય છે પણ ઘણા દિવસે કપૂર દાબડીમાં રાખેલું તે કપૂરની વાસ રહી જાય વાસના વાસ જેવી હોય અતિ સૂક્ષ્મ હોય છે કોઈ વખત તમને એવું લાગશે કે મારા મનમાં હવે વિકાર નથી મને ક્રોધ આવતો નથી મારા મનમાં કામ નથી ખોટું છે આપણા મનમાં કામ ક્રોધ લોભ બધા જ વિકારો બહુ સાવધાન થઈને સર્વકાળ ભક્તિ કરો જરાય દાખલ થશો નહીં ભરતજી ઘર છોડીને વનમાં ગયા ઘરમાં બાળકોને રમાડતા હતા ને એ વાસના સૂક્ષ્મ મનમાં અને એ જ વાસના વનમાં ગયા પછી જાગૃત થઈ છે એકદમ ઘર છોડવાની જરૂર નથી ઘરમાં ધીરે ધીરે સંયમ વધારે બહુ સાવધાન થઈને વાસનાનો વિનાશ કરે ઘર છોડીને જંગલમાં જાય એટલે એકદમ ભગવાન મળે છે અરે જેના મનમાં સૂક્ષ્મ પણ વાસના છે એ જંગલમાં પણ સંસાર ઉભો કરે જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને ઘરમાં ભગવાન મળે આજે સાયંકાલે પ્રહલાદજીની કથા આવશે પ્રહલાદજીને ઘરમાં ભગવાનના દર્શન થયા પ્રહલાદજીએ ઘર છોડ્યું નથી લોકો એવું સમજે છે કે ઘરમાં ભગવાન બધી અનુકૂળતા કરી આપે તો પછી હું ભક્તિ કરું પ્રહલાદજીને ઘરમાં જરા પણ અનુકૂળતા નથી મા બાપ ઝેર આપતા મા બાપ શત્રુ છે પ્રહલાદજીને ઘરમાં બધી પ્રતિકૂળતા હતી તે અતિશય પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદજી સાવધાન થઈને ભક્તિ કરતા હતા અને તેથી પ્રહલાદજીના માટે ભગવાન ઘરમાં પ્રગટ થયા ભયમ પ્રમત્તસ્ય વનેશ્વતી સ્યાત જે ગાફલ છે એ વનમાં પણ ભૂલ કરે છે જેના મનમાં સંસાર છે એ મંદિરમાં જઈને પણ સંસાર કરે છે સંસાર છોડીને ક્યાં જશો સંસારને મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરતા મનમાં રહેલી સૂક્ષ્મ વાસના પણ બહુ ત્રાસ આપે છે ભરતજી મહારાજ મહાયોગી છે જ્ઞાની છે બધું છોડીને નેપાળમાં ગયા છે નેપાળમાં ગંડકી નદી છે એનું નામ શાલિગ્રામી છે આ ગંડકી નદીમાંથી ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય નેપાળના માલિક દેવ પશુપતિના હાથ છે એક એક દેશના એક એક માલિક દેવ માન્યા નેપાળના માલિક દેવ પશુપતિના હાથ છે પશુપતિનાથના દર્શનમાં બહુ આનંદ આવે ચાર દરવાજામાંથી દર્શન થાય છે પૂર્વ દ્વારમાં જગન્નાથજીના દર્શન છે દક્ષિણ દ્વારમાં રામેશ્વર ભગવાનના દર્શન છે પશ્ચિમ દ્વારમાં દ્વારકાધીશના દર્શન છે અને ઉત્તર દ્વારમાં બદ્રીનારાયણના દર્શન છે મધ્યમાં પશુપતિનાથ છે આ જીવ જ પશુ છે આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે પશુ તેને કે છે જેને બાંધી રાખ્યો છે જેને એ જ પશુ છે આ જીવને કોઈએ બાંધ્યો છે જીવ સ્વતંત્ર નથી જીવ પરતંત્ર છે જીવ કામના અધીન છે ઘણાને એવી ઈચ્છા છે કે મને ક્રોધ આવે નહીં ક્રોધ આવી જાય છે જેને કોઈએ બાંધ્યો છે એ જ પશુ છે આ જીવ જ પશુ છે પશુપતિ શિવ છે નેપાળમાં પશુપતિનાથ વિરાજેલા છે ત્યાં ગંડકી નદી છે ભરતજી મહારાજ ત્યાં ગયા છે ભરતજી મહારાજ મહાયોગી છે ઓમકારનો જપ કરે નિરાકાર જ્યોતિર્મય બ્રહ્મનું ધ્યાન કરે કંદમૂળ પર ખાય છે ઘણા વર્ષો સુધી એવી રીતે તપશ્ચર્યા કરી છે માયા ત્યાં પણ ત્રાસ આપવા જાય જે માયાના પ્રવાહમાં તણાય છે તેને માયા ત્રાસ આપતી નથી જે માયાને મારીને પ્રભુના ચરણે જાય એને માયા વધારે ત્રાસ આપે તત્રૈકદારાજન્હરણી પિપાસયા જલાશયાભ્યાસમ એકૈવોપજગામ તયા પેપીયમાને ઉદકે તાવદેવ અવિદૂરેણ નરતો મૃગપતેરુન્નાદો લોકભયંકર ઉદપતત तमुपश्रुत्य सा मृगवधूः प्रकृतिविक्रवा चकितनिरीक्षणा हरिभया विनिवेश व्यग्रहृदया पारिप्रवृष्टि भयात् सह संयम उच्चक्राम तस्या उत्पतन्त्या अन्तर्वत्न्या योनिर्गतो गर्भस्रोतसि निपपात अथ च ममार तम् त्वेन पुनकम् श्रोतसा पविद्रम् राजर्षिर्भरतः मृतमातरम् इति आश्रमपदम् अनयत् no स्वप्नेऽपि पश्यन्ति चीर्णनिष्कृता परमात्मा શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે જ પ્રભુના નામમાં પ્રીતિ થાય પરમાત્માના નામનો જપ કરતા એક પૈસાનો ખર્ચો નથી પ્રભુના નામનો જપ કરતા જરાય ત્રાસ નથી ભગવાનના નામનો જે જપ કરે એને બહુ શાંતિ મળે છે માનવ જપ કરી શકતો નથી એક દોઢ વાગ્યા પછી તમે અહીંથી ઘેર ગયા અને સાડા ત્રણ પછી અહીં આવ્યા આ બે ત્રણ કલાકમાં ભગવાનના નામનો જપ કેટલો કર્યો કેટલાક તો ભેળ દેને સુરણ બટાકાનો જપ કરે જે ભગવાનને ભૂલે છે એને માયા મારે જે ભગવાનને ભૂલે છે એ જ પાપ કરે પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી જે ભગવાન દેખાતા નથી તે ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ પરમાત્માના દર્શન થાય તો બધા પૂજા કરી શકે ભગવાન પ્રત્યક્ષ દેખાતા નથી પ્રભુએ આ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે પણ પરમાત્માએ પોતાનું નામે પ્રગટ રાખ્યું છે જ્યાં કથા થાય છે જ્યાં વૈષ્ણવો પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરે છે ત્યાં બાલકૃષ્ણલાલ પધારે છે કનૈયો આવે છે પણ છાનો માનો આવે એક વૈષ્ણવે લાલાને પૂછ્યું હતું કે ઘણાને તમારા દર્શનની ઈચ્છા છે તમે સ્વરૂપ કેમ છુપાવો છો દાદાએ કહ્યું કે હું બહુ રૂપાળો છું ને તેથી મને કોઈની નજર ન લાગે માનવની આંખ બહુ બગડેલી ભગવાનને પણ નજર લાગે પરમાત્માએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે પણ પ્રભુએ નામે પ્રગટ રાખ્યું પરમાત્માના નામ સાથે પ્રેમ કરવો ધીરે ધીરે પાપ છૂટશે પુણ્ય કરવું એ થોડું સહેલું છે પણ પાપ છોડવું એ બહુ કઠણ લોકો પુણ્ય કરે છે થોડી ભક્તિ પણ કરે છે પણ ઘણા ભાગે પાપ એ ચાલુ જ રાખે છે માનવ પાપ છોડતો નથી માનવ પાપ છોડી શકતો નથી અનેક જન્મથી આ જીવ પાપ કરતો આવ્યો છે આ જીવને પાપ કરવાની ટેવ પડી છે પાપના સંસ્કાર જ્યારે જાગે છે ત્યારે ડાયો માણસ મૂર્ખ થઈ જાય પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થઈ જાય પાપ તો ભગવાન છોડાવે એનું જ છૂટે માનવ પાપ છોડી શકતો જ નથી ભગવાનને દયા આવે અને ભગવાન જ્યારે પાપ કરતા અટકાવે છે ત્યારે જ માનવનું પાપ છૂટે છે ભણેલું પાપ કરે છે ને અભણ પાપ કરે છે ગરીબ એ પાપ કરે છે ને શ્રીમાન એ પાપ કરે ઘણા ભાગે બધા જ પાપ કરે રાવણે બહુ ભણેલો હતો દુર્યોધન મૂર્ખો નથી બુદ્ધિમાન હતો પણ એ પાપ છોડી શક્યો નહીં વધારે તો શું જેને ભગવાનના દર્શન થાય છે એ પણ પાપ છોડી શકતો નથી રાવણને રામચંદ્રજીના દર્શન થયા દુર્યોધનને દ્વારકાનાથના દર્શન થયા છે પણ દુર્યોધને પાપ છોડી શક્યો નથી દુર્યોધન બોલ્યો છે जानामि धर्मम् न च मे प्रवृत्तिः जानामि अधर्मम् न च मे निवृत्तिः હું ધર્મને જાણું છું પણ ધર્માનુકૂળ સાધુ અને સાત્વિક જીવન ગાળવું એ મને ગમતું નથી હું સમજુ છું કે પાપ કરીને કોઈ સુખી થયો નથી છતાં હું પાપ કરું છું મને પાપ કરવામાં મજા આવે છે હું જાણું છું કે પાપ કરનારે દુઃખી થાય દુર્યોધને કહ્યું છે મારા અંદર કોઈ બેઠા છે અને એ જ આ બધું કરાવે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે પુણ્ય કરવાની ઈચ્છા છે ભક્તિ કરવાની ઈચ્છા છે પણ ભક્તિ થતી નથી કેનાપી દેવેન હૃદય સ્થિત મારા અંદર કોઈ દેવ બેઠા છે અને તે જ આ બધું કરે છે દેવ પાપ કરાવે ને તો પાપ દેવના માથે પણ જાય પાપના સંસ્કાર પાપ કરાવે આ જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો છે અને તેથી એ પાપના સંસ્કાર જાગે છે ત્યારે એ પાપ કર્યા વિના રહી શકતો નથી પરમાત્માના નામનો જે સતત જપ કરે છે પ્રભુને જયારે દયા આવે છે ત્યારે ભગવાન જ પાપ છોડાવે છે આ જગત ભગવાનના આધીન છે અને ભગવાને નામના આધીન છે જ્યાં નામ છે ત્યાં ભગવાન વિરાજેલા છે જ્યાં નામ નથી ત્યાં પ્રભુને રહેવું ગમતું નથી વૈષ્ણવો જ્યાં પ્રેમથી પરમાત્માના નામનો જપ કરે છે ત્યાં ભગવાન વિરાજે છે તમે જે દેવના નામનો જપ કરો છો એ દેવના તમને દર્શન ભલે ન થાય પણ એ દેવ તમારી સાથે રહે છે જે દેવના નામનો તમે જપ કરો છો એ તમારી સાથે જ છે જ્યાં નામ છે ત્યાં પરમાત્મા છે વે વિશાળ થયા પછી લગ્ન થાય પરમાત્મા સાથે પરણવું છે પ્રભુના નામમાં તન્મય થવું જ પડશે જગતમાં જેટલા સાધુ સંતો થયા છે એ બધા જ ભગવાનના કોઈ પણ નામમાં તન્મય થયા છે રામાયણમાં વર્ણન છે રામ નામથી પથ્થર કર્યા રામજીના હાથે નાખેલો પથ્થર તર્યો નથી વાહરો પથ્થર લઈ આવે તે પથ્થર ઉપર શ્રી રામ ત્રણ અક્ષર લખે અને તે પથ્થર સમુદ્રમાં ઊંધો પાડે રામ નામના આધારે પથ્થર ટકે પથ્થર તરે છે ડૂબતો નથી રામચંદ્રજી તે જોતા હતા મારા નામથી પથ્થર તરે છે તો મારા હાથે નાખેલો પથ્થર નહીં તરે રામચંદ્રજીએ વિચાર કર્યો કે એકવાર હું પ્રયોગ કરીને ખાતરી કરું મારાથી નાખેલો પથ્થર તરે છે કે ડૂબે છે અને તરતો હોય ને તો પછી આ લોકોને સમજાવીશ તમે લખવાની મહેનત કરશો માં હું પથ્થરને સ્પર્શ કરું મારા હાથે નાખેલો પથ્થર તરે છે કે ડૂબે છે એક હું ખાતરી કરું એકલા શ્રી રામ સમુદ્ર કિનારે દૂર દૂર ગયા આગળ પાછળ કોઈ નથી એવી ખાતરી કરીને પ્રભુએ પથ્થર ઉઠાવ્યો શ્રી હનુમાનજી મહારાજનો એક નિયમ હતો અરે નહીં ત્યારે શ્રી રામ ચરણમાં નજર રાખે એમનો નિયમ છે જે ભગવાનમાં નજર રાખીને કામ કરે છે એને ભગવાનની શક્તિ મળે જે પરમાત્માની શક્તિ મેળવીને કામ કરે એની કોઈ દિવસ હાર થતી નથી માનવ નિહાર કેમ થાય છે અભિમાનમાં એ ભગવાનને ભૂલી જાય હું ભણ્યો છું હું બધું જાણું છું ભગવાનને ભૂલે અને અભિમાનમાં કામ કરે એ નિહાર થાય પરમાત્માને જે સાથે રાખે એને ભગવાનની શક્તિ મળે છે પરમાત્માની શક્તિ મેળવનારની હાર થતી નથી હનુમાનજી મહારાજની કોઈ દિવસ હાર થઈ નથી જ્યાં ગયા ત્યાં હનુમાનજીની જીત થઈ હનુમાનજીએ વિચાર કર્યો એકલા ભગવાન સમુદ્ર કિનારે દૂર કેમ ગયા છે ત્યાં શું કરતા હશે હું જોઈ આવું તે હનુમાનજીએ કૂદકો માર્યો તે બરાબર રામજીના પાછા આવીને ઉભા રહ્યા શ્રી રામ તો એવું માને છે અહીંયા કોઈ જોનાર નથી હું એકલો જ છું પથ્થર લીધો હાથમાં ફેંકી દીધો એ ડૂબી જાય રામજીના હાથે નાખેલો પથ્થર તર્યો નહીં રામચંદ્રજીએ વિચાર કર્યો એ તો બહુ સારું છે અહીંયા કોઈ જોનાર નથી હું એકલો જ છું એટલું સારું છે બીજો પથ્થર ઉઠાવ્યો જોરથી ફેંક્યો એ પણ ડૂબી ગયો હાલચંદ્રજીને આશ્ચર્ય થયું મારા નામથી પથ્થર તરે છે પણ મારા હાથે નાખેલો પથ્થર કઈ તરતો નથી હવે એકવાર છેલ્લો પ્રયત્ન કરું ત્રીજો પથ્થર ઉઠાવ્યો જોરથી ફેંક્યો એ ડૂબી ગયો પથ્થર તરતો નથી તે રામચંદ્રજીને આશ્ચર્ય થયું છે મારા નામથી તરે છે મારા હાથે નાખેલો પથ્થર તરતો નથી પ્રભુ થોડા નારાજ થયા છે રામચંદ્રજીએ પાછળ જોયું છે હનુમાનજી મહારાજ હાથ જોડીને ઉભા રામચંદ્રજીએ પૂછ્યું છે કે હનુમાન તો અહીંયા ક્યારે આવે હનુમાનજીએ કહ્યું કે મહારાજ આપણે પહેલો પથરો નાખ્યો ને ત્યારથી હું અહીંયા જ ઉભો મેં બધું જોયું છે કોઈ માણસ પડી જાય ને તો એને વાગે એનું બહુ દુઃખ થતું નથી અહીંયા જોનાર કેટલા છે એનું દુઃખ થાય હનુમાને જોયું છે અને ત્યાં જઈને વાંદરોને કહી દેશે કે એમના હાથે નાખેલો કચરો કઈ કર્યો નથી રામ થોડા નારાજ થયા હનુમાનજી મહારાજ રામજીના મુખારવિંદના દર્શન કરે મારા માલિકા જે નારાજ થયા એમના હાથે નાખેલો પથ્થર તર્યો નહીં ને તેમને થોડું દુઃખ થાય હું રામજીનો સેવક છું હું સેવક છું છતાં મારા માલિક નારાજ થાય તો મારી સેવા શા કામ સેવા તેની સફળ છે કે માલિક આનંદ મારે મારા રામને હું રાજી કરીશ હનુમાનજીએ હાથ જોડીને કહ્યું છે કે મહારાજ તમે નારાજ ન થાવ મેં તો કથામાં સાંભળ્યું છે કે જે રામને શરણે આવે છે શ્રી રામ જેને અપનાવે છે શ્રી રામ જેને હાથમાં રાખે તે તરે રામ જેને ફેંકી દે તો ડૂબવાનું રામ જેનો ત્યાગ કરે એ કેવી રીતે કરે આ જે થયું છે તે બરાબર થયું હનુમાનજીએ જયારે આવો અર્થ સમજાવ્યો છે ત્યારે રામચંદ્રજી બહુ રાજી થયા હનુમાન તો બહુ બુદ્ધિમાન છું હું જાણતો નહોતો તારી બુદ્ધિ આવી છે હનુમાન બહુ બળવાન છે એટલું જાણતો પણ હનુમાન બહુ બુદ્ધિમાન પણ છે રામચંદ્રજીએ શ્રી હનુમાનજીને પછી પદવી આપી છે જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ બુદ્ધિમાન પુરુષોમાં હનુમાનજી બહુ શ્રેષ્ઠ છે હનુમાનજી સમાન કોઈ બળવાન થયો નથી અને હનુમાનજી સમાન કોઈ બુદ્ધિમાન પણ થયો નથી હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ આપણે બધા બુદ્ધિમતામ કનિષ્ઠમ માનવની બુદ્ધિ બહુ હલકી છે માનવ ઘણા ભાગે બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરે છે માનવ બુદ્ધિનો ઉપયોગ સંસારનું સુખ વધારે ભોગવવા માટે કરે છે બુદ્ધિનો ઉપયોગ ભગવાનના માટે કરે એ જ બુદ્ધિમાન પૈસા તો વેશ્યા પણ કમાવે પૈસા કમાવવાની બુદ્ધિ તો વેશ્યામાં પણ હોય તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન પરધન પરમન હરણ કો વેશ્યા બડી પ્રવીણ એ પૈસા કમાવે બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરે બુદ્ધિમાન નથી બુદ્ધિનો ઉપયોગ જે પરમાત્માના માટે કરે એ જ બુદ્ધિમાન છે રામચંદ્રજી રાજી થયા છે હનુમાનજીને પદવી આપી છે હનુમાનજીએ જોયું કે મારા માલિક હવે આનંદમાં છે હવે હું થોડુંક સંભળાવું તો કંઈ વાંધો નથી હનુમાનજીએ હાથ જોડીને કહ્યું છે કે મહારાજ તો તમે બહુ નારાજ થયા હતા ને અને તેથી તમને મેં આવો અર્થ સમજાવ્યો હતો પણ તમારા નામમાં જે શક્તિ છે મને એવું લાગે છે એવી શક્તિ તમારા હાથમાં પણ નથી રામ કરતા પણ રામ નામ શ્રેષ્ઠ છે શ્રી રામ શ્રી કૃષ્ણ જયારે પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે બહુ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો છે કેટલાક જીવ તો એવા પણ હતા કે શ્રી કૃષ્ણના દર્શન કરે રામજીના દર્શન કરે છતાં એ સુધર્યા નથી ભગવાનના દર્શન કરનારે પણ પાપ કરે દુર્યોધનને દ્વારિકાનાથના દર્શન થયા હતા પણ દુર્યોધન પાપ છોડી શક્યો નહીં દુર્યોધન પ્રભુના નામનો જપ કરે ને તો એનું પાપ છૂટે એને ભગવાનના દર્શન થયા પણ એને પ્રભુના નામ સાથે પ્રેમ કર્યો નથી રાવણને રામજીના દર્શન થયા પણ રાવણ રામ નામનો જપ કરતો નથી આ રાવણ અને દુર્યોધન તો મરી ગયા છે પણ આ કલિયુગમાં એમનો વંશ બહુ વધી ગયો રાવણ બ્રાહ્મણ હતો છતાં એની ગણતરી રાક્ષસોમાં થઈ હતી એની આંખ બહુ બગડેલી હતી જગતના સ્ત્રી પુરુષોને કામ ભાવથી જુએ એ રાક્ષસ જેવો હોય દુર્યોધનના આંખમાં પૈસો હતો એ જાણતો હતો અર્ધુરાજ પાંડવોનું છે પણ એની દાનત એવી બગડી ગઈ હતી બધું ઓૈયા કરીને બેઠો હતો ભગવાનના દર્શન કરનારી પાપ છોડી શકતો નથી પાપ છોડવું એ બહુ જ કઠણ જે પરમાત્માના નામ સાથે અતિશય પ્રેમ કરે છે શ્રી રામ નામ શ્રી કૃષ્ણ નામનો જે જપ કરે છે એને ભગવાન પાપ કરતા અટકાવે છે ત્યારે એનું પાપ છૂટે છે અજાણ્યનું દૃષ્ટાંત આપે છે અજાગરાથી પાપી જ કાન્યકુબ્જ દેશમાં અજામિર નામનો બ્રાહ્મણ રહેતો હતો એ નામનો બ્રાહ્મણ હતો પણ અતિ પાપ કરેલું ઘરમાં વેશ્યા રાખી છે ચોરી કરે છે થોડું શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણે બધા અજામે જેવા જ છીએ આજા શબ્દનો અર્થ માયા એવો થાય છે આજા શબ્દ ઉપનિષદોમાં આવ્યો છે અને ત્યાં અજા શબ્દનો અર્થ માયા એવો કર્યો માયામાં ભળી ગયેલો જીવ એને જ અજામેળ કે અજામેળ બ્રાહ્મણ છે આ જીવ એ બ્રહ્મનો અંશ છે બ્રહ્મનો અંશ બ્રહ્મમાં ભળી જાય એ જ યોગ્ય છે આ જીવ પરમાત્માનો અંશ હોવા છતાં આ જીવ માયામાં ભળી જાય અજા એટલે માયા માયામાં ભળી ગયેલો જીવે અજામેળ છે માયા એટલે શું વિધાતાએ પાંચ છ જગ્યામાં એવો મોહ રાખ્યો છે ઘણા ભાગે બધાનું મન ફસાયેલું રહે છે થોડી માયા ભોજનમાં હોય કેટલાકને એવી કુટેવ હોય છે રોજ અથાણું તો જોઈએ અથાણા વિના અમને ચાલતું જ નથી રોજ પાપડ જોઈએ કેટલાકનું મન ભોજનમાં ફસાયેલું હોય કેટલાક તો એવા હોય છે મંદિરમાં જાય ગમે ત્યાં જાય પણ એમનું મન કઈ રસોડામાંથી બહાર નીકળતું જ નથી કેટલાકનું મન ભોજનમાં ફસાયેલું હોય છે ભોજનમાં માયા છે કામ સુખમાં માયા છે અનેક વાર જીવ ભોગવે છે છતાં મનથી સૂગ આવતી નથી પૈસામાં માયા છે પૈસાનો મોહ છૂટતો નથી લાખ મળે કે બે લાખ મળે માનવને એવી ઈચ્છા થતી નથી કે હવે મને એક પૈસો પણ ન મળે પ્રભુએ મને ઘણું આપ્યું મારા ભાગમાં પૈસો હોય ને તે બીજાને મળે તો સારું પૈસામાં માયા છે તમે જે ઘરમાં રૂછો ને ત્યાં પણ થોડીક માયા થઈ જાય એટલે ઘરમાં તો શું પણ કથામાં તમે જે જગ્યામાં બેસો છો ત્યાં થોડીક માયા થાય કેટલાક લોકોની એવી ઈચ્છા હોય છે કે હું પાછળથી આવું ને તો પણ મારી જગ્યા મને મળવી જોઈએ આ મારી જગ્યા છે અગિયાર બાર દિવસ પછી કોઈ કાકો આ જગ્યામાં બેસવા આવવાનો નથી પણ અત્યારે આ મારી જગ્યા થઈ ગઈ ઘરમાં માયા હોય છે થોડી માયા કપડામાં હોય છે થોડી માયા પુસ્તકમાં પણ હોય છે કેટલાક લોકોને એવી કૂટે હોય જે કોઈના ઘેર ગયા હતા સારું પુસ્તક દેખાય આગળ પાછળ કોઈ નહોતા એટલે થેલીમાં મૂકી દીધું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પુસ્તકની ચોરી કરે એ બીજા જન્મમાં મોગો થઈ જાય અન્નની પ્રસાદની ચોરી કરે એ બીજા જન્મમાં ભિકારી થાય ચાંદીની સોનાની ચોરી કરે એ આંધળો થાય સાવધાન કરે ભોજનમાં પૈસામાં કપડામાં થોડી માયા હોય કદાચ તમને એમ શંકા થશે કે મહારાજ તમે કહો છો પૈસામાં માયા છે ભોજનમાં માયા છે અમારે પૈસા છોડવા પડશે માયા એ કઈ બહુ ખરાબ નથી માયા કોઈ કોઈ વખત ભક્તિમાં સાથ પણ આપે છે સંસાર માયામય છે આ સંસારમાં જે કોઈ આવે એને માયાની જરૂર પડે માયા વિના સંસારનું કોઈ કામ થતું નથી વધારે તો શું પરમાત્મા શ્રી કૃષ્ણ જગતમાં આવે છે ત્યારે ભગવાન પણ માયાને સાથે લઈને આવે ભગવાન એકલા આવતા નથી ગીતાજીમાં બોલ્યા છે સંભવામ્યાત્મ માયા માયાને લઈને હું જગતમાં આવું ભગવાનને પણ માયાની જરૂર પડે છે કેટલાક કામ એવા છે કે ભગવાન કરી શકતા નથી માયા જ કરે સૂર્યનારાયણ બધાને પ્રકાશ આપી શકે પણ સૂર્યનારાયણે કોઈને અંધારામાં રાખી શકે નહીં ભગવાનની આજ્ઞા અનુસાર માયા કામ કરે છે માયાની જરૂર છે માયા વિના વ્યવહારનું કોઈ કામ થાય નહીં માયાનો તમે ઉપયોગ કરો પણ માયાના દાસ ન બનો તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છો તમે પરમાત્મા શ્રી કૃષ્ણના સેવક છો માયાનો ઉપયોગ કરો પણ માયાના ગુલામ ન બને જે માયાના આધીન બને છે એને માયા રડાવે છે હું શ્રી કૃષ્ણનો દાસ છું મારે ભગવાનના ચરણે જવું છે આ ધ્યાનમાં રાખીને જે માયાનો વિવેકથી ઉપયોગ કરે છે એને માયા ત્રાસ આપતી નથી ભક્તિમાં સાથ આપે માયા તેને ત્રાસ આપે છે જે માયાનો ગુલામ બને છે માયા આરંભમાં રળિયામણી લાગે પણ આ જીવ જ્યારે માયાના આધીન થાય છે ત્યારે માયા વિકરા રાક્ષસી થઈ જાય જે માયાનો વિવેકથી ઉપયોગ કરે એને માયા ભક્તિમાં સાથ આપે છે જે માયાનો દાસ બને એને માયા રડાવે છે માયા વિના વ્યવહારનું કોઈ કામ થતું નથી માયાની જરૂર છે અગ્નિ વિના રસોઈ થાય નહીં અગ્નિ વિના પાણી ગરમ થતું નથી વ્યવહારમાં અગ્નિ એ બહુ ઉપયોગી વસ્તુ છે અગ્નિ ઉપયોગી તો છે પણ અગ્નિ સાથે લોકો વધારે પ્રેમ કરતા નથી દૂરથી પ્રેમ કરે અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરવા જાય ને તો એ દુઃખી થશે અગ્નિની જરૂર છે લોકો અગ્નિને જ્યારે ઉઠાવે છે ત્યારે સાંસીથી ઉઠાવે છે માયા એ અગ્નિ સમાન છે માયાને અડકશો નહીં માયાને ઉઠાવવાનો પ્રસંગ આવે ત્યારે એને વિવેકરૂપી શાંતિથી ઉઠાવો વિવેક એટલે શું હું ભગવાનનો અંશ છું મારા જીવનનું લક્ષ્ય ભોગ નથી મારા જીવનનું લક્ષ્ય ભગવાન છે મારે ભગવાનના દર્શન કરવા છે મારે પ્રભુના ચરણે જવું છે એ ધ્યાનમાં રાખીને વિવેકથી માયાનો ઉપયોગ કરો માનવ માયાનો ઉપયોગ કરતા લક્ષ્યને ભૂલે છે માયાનો જ્યારે દાસ બને છે ત્યારે જ માયા એને રડાવે છે હું ભગવાનનો દાસ જ એ ધ્યાનમાં રાખીને જે વિવેકથી માયાનો ઉપયોગ કરે એને માયા ભક્તિમાં સાથ આપે છે સદૈવજી મહારાજ રાજાને સાવધાન અજા એટલે માયા માયામાં ભળી ગયેલો જીવે જ અજામેળ છે આવે છે યમદૂતોને જોતા અજામેળ ખભરાયો અને તે સમયે અજામણને એનો પુત્ર નારાયણ યાદ આવ્યો તે પુત્ર નારાયણને બોલાવે છે નારાયણ નારાયણ નારાયણને બોલાવે છે નારાયણ તો રમવા ગયો એ પિતા પાસે આવ્યો નહીં પણ વૈકુંઠમાંથી ભગવાન નારાયણના પાર્ષદો દોડતા આવ્યા યમદૂતોને કહ્યું છે તમે એને છોડો યમદૂતો કહ્યું આ તો મહાપાપી છે એનું ચરિત્ર અમે જાણીએ છીએ યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા આવ્યા છીએ આ બ્રાહ્મણનો બાળક છે વીસ એકવીસ વર્ષનો થયો ત્યાં સુધી સંધ્યા કરતો હતો ગાયત્રી જપ કરતો હતો પછી એની બુદ્ધિ બહુ બગડી એક દિવસે જંગલમાં દર્ભ સમિધા લેવા માટે ગયેલો એને એક વેશ્યા દેખાઈ એ વેશ્યા શૂદ્ર સાથે રમતી હતી એ તાકી તાકીને એને જોવા લાગ્યો અને તેથી એ કામાંધ મોહાંધ થઈ કામ પહેલો આંખમાં આવે છે અને પછી કામે મનમાં જાય તમારા મનને પવિત્ર રાખવું છે આંખને બહુ પવિત્ર રાખવું આંખમાં પાપ આવે નહીં આંખમાં કામ આવે નહીં અજામાં સંધ્યા ગાયત્રી કરનારો બ્રાહ્મણનો બાળક પારેક વેશ્યાને જોતા એની આંખ બગડી એનું મન બગડ્યું હવે એનું જીવન બગડે કામાંધ મોહાંધ થયો એકવાર એક વેશ્યાને જોતા એનું જીવન બગડ્યું રજાના દિવસે સિનેમા જોનારનું મન કેવું રહેતું હશે કેટલાક લોકો એવા થયા છે કે રજાના દિવસે ખાસ સિનેમા જોવા જાય છે આંખથી શરૂ થાય પાપનો આરંભ આંખથી થાય પેલી આંખ બગડે છે પછી મન બગડે છે પછી વાણી બગડે છે પછી વર્તન બગડે છે પછી જીવન બગડે પતનનો આરંભ આંખથી થાય છે અને ભક્તિનો આરંભ પણ આંખથી જ થાય રાવણ બહુ ભણેલો હતો રાવણ વીર હતો એની આંખ બગડી ગઈ એનું મન બગડ્યું એની વાણી બગડી રાવણનું વર્તન બગડ્યું રાવણનું જીવન બગડ્યું જેનું જીવન બગડ્યું ને એનું નામ પણ બગડે આજે હજારો વર્ષો થયા પણ કોઈએ પોતાના દીકરાનું નામ રાવણભાઈ રાખેલું કે સાંભળ્યું નથી રાવણનું નામ ગમતું નથી રાવણના નામથી પણ ઘૃણા આવે જોકે રાવણ જેવા હવે કલિયુગમાં બહુ પાકે છે પોતાનું નામ લેવું ગમતું નથી પતનનો આરંભ આંખથી થાય આંખને હાચવજો ભક્તિનો આરંભ પણ આંખથી થાય અજામેળનું જીવન બગડ્યું વેશ્યાના ઘેર ગયો મા બાપને મારે અને તે ઘરનું ધન વેશ્યાને આપે યમદૂતો વિષ્ણુદૂતોને અજામેળની આ કથા સંભળાવે છે બહુ ચોરી કરે છે અનેક હિંસા કરી છે યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ એને પકડીને યમપુરીમાં લઈ જઈશું પછી એને સજા થશે યત્ર દંડે ન શુદ્ધ્યતી વિષ્ણુદૂતોએ કહ્યું છે અજામે પાપ કર્યું તે તમે જાણો છો પણ એણે પાપનું થોડું પ્રાયશ્ચિત્ત કર્યું છે વિષ્ણુદૂતોએ કહ્યું કે એને કઈ પ્રાયશ્ચિત્ત કર્યું નથી તમે જાણતા નથી આવડ્યા બે વાર બોલ્યો નારાયણ નારાયણ આવું બે વાર બોલ્યો અને તેથી એનું થોડું પાપ બળી ગયું છે હજુ બાર વર્ષનું આયુષ્યનું બાકી છે સંભવ છે હવે સુધરશે તમે એને છોડો ત્યારે યમદૂતોએ કહ્યું છે આ નારાયણ નારાયણ તો બોલ્યો પણ એ કઈ વૈકુંઠના નારાયણનું નામ એણે લીધું નથી એના ઘરમાં નારાયણ નામનો એનો પુત્ર છે પુત્ર નારાયણને બોલાવે કે ભલે પુત્રના નિમિત્તથી પણ નામ તો પરમાત્માનું એના મુખમાંથી નીકળ્યું અજાણતા પણ પગ અગ્નિ ઉપર પડે તો અગ્નિ બાળે છે વસ્તુમાં રહેલી શક્તિ કામ કરે જ્ઞાન હોય કે ન હોય અજાણતા પગ અગ્નિ ઉપર પડે ત્યારે અગ્નિ જેમ બાળે છે અજાણતા પણ ભગવાનનું નામ એના મુખમાંથી નીકળ્યું છે પ્રભુના નામમાં પાપને બાળવાની શક્તિ છે હરિનામ પાપને બાળે છે પતિતા સ્ખલિતો ભગ્ન સંદષ્ટ आहत हरिरीति अवशेनाह ઉમાતના કદાચ રસ્તામાં ઠોકર વાગે તો શું કરશે કથા સાંભળ્યા પછી હાયા કરવાનું છોડી દેજો હરી હરી હરી હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલ હાડાએ ખરવાથી કઈ લાભ નથી પ્રભુનું નામ લેશો ને ભગવાનના નામમાં એવી શક્તિ છે કે વેદના ઓછી થશે તમે કરીને જુઓ ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે પ્રભુના નામનો પ્રેમથી જપ કરો દુઃખ ઓછું લાગશે ઘરમાં નુકસાન થાય